મન મન એકેન્દ્રિય જીવમાં હોય એકેન્દ્રિયને મન બુદ્ધિ ચિત્ત અહંકાર કશું એ ના હોય જેને પાંચ ઇન્દ્રિયો હોય પાંચ ઇન્દ્રિયોનું પુણ્ય ભેગું થાય તેને મન ઉત્પન્ન થાય આ પાંચ ઇન્દ્રિયોમાં પાછા ગાય ભેંસ આકાશમાં ઉડનારા ખેચર એમને મન સીમિત હોય લિમિટમાં હોય લિમિટની બહાર જાય ને તો તો વાંદરા ઘરમાં રહેતા હોત ને પોલીસ બોલીસ બધાને બચકા ભરી ખાત પણ તેમને મન લિમિટમાં હોય એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં મનનું કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે જેમ જેમ ડેવલપમેન્ટમાં આગળ વધે છે તેમ તેમ આવરણો ઘટે છે ને પ્રકાશ વધતો જાય અને તેમ વધારે જોતો જાય છે જેને નાકની તીવ્રતા હોય તે ત્રણ ઇન્દ્રિયમાં છે આંખનો ચસકો લાગ્યો હોય તે ચાર ઇન્દ્રિયમાં અને કાનનો ચસકો લાગ્યો હોય તે પાંચ ઇન્દ્રિયમાં છે આ કીડી છે તે છત ઉપર ઘી લટકાવ્યું હોય તો એને ક્યાં કેટલા અંતરે ઘી છે એની સમજણ પડે અને એને કયા માર્ગે અને એ પણ ટૂંકે માર્ગે જઈને લઈ આવે એવી સમજણ હોય